મારે કહેવાનું નહીં લોકો સાંભળતા ખોડું દેખાય કે બે ગાંડા થઈ ગયા ના આપડે ઠંડક છે ને તમને ગરમી લાગતી હતી ફેર મારું શરીર જરા પેલો ઉંમર થઈ ગઈ છોતેર એટલે વધુ ઠંડી છે સહન ના ફેરી શકે તમારે જરૂર હતી ફેર એટલે એવું જીવન જીવો હા જીવન જીવવા જેવું આ છોકરા બધા જોયા કરે એમ બાપો ને બે સાથે કચ કચ કરતા જયા કરે પછી છોકરા શું કરે ન્યાય જાણો તમે આવડા આવડા છોકરા ઉભા ઉભા શું કરે એમનો બંધ છે નહી કે ચાલુ હોય નહી ચાલુ હોય હે ચાલુ હોય ફોટા ફોટા ફોટા પાડવાનું ચાલુ હોય ને ચાલુ જ હોય શું બોલે બાબુ ચાલુ છે ચાલુ છે ખોટા પડે મને લડે છોકરાનો આ બંધ હોય કે ચાલુ હોય ખોટા પડે અંદર એ બાબા ના એમાં ફોટા પડે બધા પાછું બીજું શું થાય જાણો છો તમે હમ આ તો પપ્પો જ ખરાબ છે પાછું ન્યાય કરતો આવડે હા કે મમ્મી ખરાબ છે પપ્પો ખરાબ છે એ ન્યાય કરતો આવડે અને પછી મનમાં નક્કી કર્યા કરે વારે ઘડી મમ્મી જ પજય પજય કરે છે પણ મોટો થઈ ને તો એવી આલીશ છોકરા આપણો કકડાટ જુએ તે આપડો કકડાટ છોકરો જુએ કેવું ખરાબ થાય છોકરા બગડી જાય છે આપડો કકડાટ જોઈને શેના માટે કકડાટ કરો કશું વધી જાય ખાલી બુદ્ધિ નો ડકો કાયમ રડે મને કરે જાય જ્ઞાન લીધું નથી એમને ચંદુભાઈ અને ભાનુભાઈ લીધું છે અને મહેશભાઈ ને વીણાબેને પણ જ્ઞાન લીધું છે પણ લીધું છે છતાં આ જીવન આ જ્ઞાન લીધા પછી એક ચિંતા ના થાય એવું આ જ્ઞાન ઓહો ચાલીસ હજાર માણસ મારી છે હમણાં એમની બેબી એક વર્ષ ની થઈ ને ઓફ થઈ ગઈ એક વર્ષ પેલા એક વર્ષ ની બેબી એમની ઓફ થઈ ગઈ એટલે એમને બહુ દુઃખ બહુ થયા કરે છે અને રડ્યા કરે છે તો આપ એમને સમાધાન કરી આપો કે ભૂલી જાય કાઢી નાખો એમ મનમાંથી પાછી આવશે ને રડે તો પાછી આવે ને કે રડે તો જ પાછી આવે ને તો જ પાછી આવે રડીએ તો પાછી આવે ને શું પાછી આવતી હું હું રડવા લાગુ સાયકોલોજી ઇફેક્ટ છે શું બેન આવો બેસો બોલે છે દાદા બેન પછી જતી રહી અત્યારે વાત ના કરી સંભાળી ના હોત તો સારું Thank બેબી તો ત્યાંથી જન્મે લઈ લીધો છે શું એને આ જેટલું રડે એટલું તો દુઃખ એને ઉત્પન્ન થાય શું કહ્યું કારણ કોઈ કોઈને દુઃખ કરવા જેવું છે જ નહીં આ જગત તો તમારો હિસાબ હશે ને એટલા જ દળાઈ રહે છે તમારો હિસાબ ચૂકતે ધરેલો શું આ તો બધો ઋણાનુબંધનો હિસાબ છે મારો બાબો હતો તે જન્મ થયો ત્યારે મેં પહેલા ખવડે પછી બે વાર બે પછી મરી ગયો ત્યાં ત્યારે ખવડાય આવ્યો તે મહેમાન ગયો બસ આ તો બધું મહેમાન છે કોઈ આપણું થાય નહીં આ દેહ આપણો ના હોય એટલે ઉડતું એને દુઃખ થાય એમાં રડનારાને દુઃખ થાય રડવાનું તો બંધ જ રાખવું છે રડાય નહીં અને દુઃખ થાય બિચારા શું એને આપણું બગાડ્યું હતું એને દુઃખ કરીએ આપડે તું રડતો નથી ને હા હવે મમ્મી એ નહીં રેડે હવે આ વાત સાંભળી એટલે સમજણ પડશે જો એક માણસ દસ વર્ષથી પહેરેલો હતો તેને વાઈફ ઓછી મરી ગઈ હવે નંદાના ત્રણ છોકરા મૂકીને મરી ગયેલી પેલો બચારો પાંત્રી નોંધાના છોકરા મૂકીને મરી ગઈ તે બે ફાટ રડવા મળ્યો શું કહ્યું હૃદય ફાટી જાય એવું રડવા મળ્યો પછી પહેલ દાડે તો કઈ માન્યો નહીં બીજ માન્યો નહીં બે ત્રણ ચાર દાડા પછી ગયા પછી તોય પણ રડ રડ કર્યા કરતા મેં એને કહ્યું મેં કહ્યું તારી વાઈફ જોડે તારે શું ઓળખાણ હતું મને કહેતો ખરો મારી વાઈફ નો તારી વાઈફ કરી કેટલા વર્ષથી તગદા વર્ષ થયા પહેણ્યા તમે કઈ પહેલા છે તે બાર વર ઉપર ગાડી મળી હોત અને તારી જગ્યા પર આવી ગઈ ઉઠ એથી કાઢી મેલું ના કાઢી મેલું તો તો મને ઓળખું નહીં એટલે કાઢી મેલું ને ક્યાં કાઢી મેલું ના કાઢી મેલું કાઢી મેલું ને હે તમે તેડા નથી તારી વાઈફ ને પછી દસ દફર કઈ થી આવી તાર બાકી તેમાં આટલું બધું અડવું છે આવે છે ત્યાર પછી મને કહે શું પણ રસ્તો આ બંધ થશે કે ચડવાનું મેં કહું હા મેં જો તું પાયણમાં બેઠો તાર પેલી વાઈફ ને જુએ પેલો પહેલી વખત જુએ મારી વાઈફ એટલો આંટો વાગ્યો મારી વાઈફ ના અને પેલી જોયે મારા હસબન્ડ ઓટા વાગ્યા my my my my wife by wife by wife by wife તો દસ સુધી ઓટા કેટલા વાગ્યા બોલતા નથી ચંદુભાઈ કેટલા બધા વાટા લાગે નઈ દસ વર્ષ my wife my wife my wife હવે મરી જાય એટલે પછી પેલું માય વાઈફ નો હટા મારેલો શું થાય છે તમે મને કહે છે મને કઈ દુઃખ ઓછું થયું કે દેખાડો ને તમે એ જ દેખાડું છું હવે મારી વાઈફ કઈ નો આમના વાટા મારે ને હવે નોય મારી નોય મારી નોય મારી બોલ બે ચાર વખત ગત બોલ્યો કશું બધું આ તો માટે સાયકલ ઇફેક્ટ છે ખાલી કશું જ નથી નથિંગ એલ્સ શું કહ્યું તમે સમજણ પડે વાત છે મારી મારી બોલી સાયકલ ઇફેક્ટ નહીં થઈ હવે નય મારી એ ખોટે ખોટું તૂતે તૂત છે આ સંસાર જ આખો જૂઠો છે તો હેલો શરીર ઉડતું બિચારું બેન નું સારું શરીર શરીર બગડી જાય ઉડતું પાણી વાણી હાલ બાબા તારી મમ્મી ને તારી મમ્મી ને પાણી વાણી હાલ લે તું પા એને તું પા મમ્મી સારી છે ને મમ્મી તો હા પપ્પા ક્યાં છે પપ્પા ક્યાં આગળ આગળ સારા છે મમ્મી જેવા નહી મમ્મી ના જેવા <laughs> જરા ડિફેક્ટિવ જેવા છે સારા છે Who are you? So many questions. You, you are knowing incorrect, not a single correct. that is relative correct not real correct you are knowing relative correct not real correct not a cent percent real correct who is creator of this world who are you why who is doing English માં પૂછ ને પૂછ બધું last question in English. તમે બી પૂછો ગુજરાતીમાં દાદાજી એ બાજુ વિચારેલું જ નહીં કોઈ વાર એટલે ખાસ કઈ સવાલ જ ના હોય What's your name? Ramesh. Ramesh. Is correct? Ramesh, you are, Ramesh is correct? શું કહે છે? એવું લાગે છે એમ. Oh, your name is Ramesh, not you. Who are you? Your name is Ramesh. ये वर्ल्ड में वर्ल्ड के लिए My name is Ramesh, not you are. Who are you? Who is creator, creator of this world? શું કે છે God Where, where he is staying? Inside all of us, every living creature. Oh, hi God, God. આપણા બધાની અંદર જીવન જીવંત બ- બધા જ God, ને. God is co- God is correct. God is created is correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. The God is created is correct by Indian viewpoint, Muslim viewpoint, Christian's viewpoint, not by fact. By fact, the world is the puzzle itself. Only scientific circumstantial evidence. The world is the puzzle itself. According to religion and all, they say faith is not, not having to ask why. એટલે કે ત્યાં ધર્મોની દ્રષ્ટિએ જોઈએ તો કે જ્યાં આપણી શ્રદ્ધા હોય ત્યાં આગળ આ શા માટે પ્રશ્ન ના હોય શ્રદ્ધા હોય ત્યાં પછી આ શા માટે શું એવો પ્રશ્ન ના હોય wrong belief what what is mean by wrong belief there must be right belief you are complete in wrong belief right belief is there any right belief with you you are ramesh is correct by name not by real by relative by relative viewpoint you are ramesh not by real viewpoint so or I am rubbish. By real viewpoint is wrong belief. I am rubbish is wrong belief. There must be right belief. He said that, that he believed not in religion but in science, scientific proof. And even by science, there are so many questions we can't answer. Like even if you say everything occurs due to science, well then how did the first particle be created? How did it come to be? એમ કે છે કે જો તમે કહો છો સાયન્ટિફિકલી બધું ચાલે છે તો આ જે પહેલો અણુ જે થયો તે કેવી રીતના થયો હશે scientifically there is there is no first and no last only round no first and no last scientific સકળ વૈજ્ઞાનિક સંયોગ ये सब हो गया है Nobody is creator, nobody is owner of this world. You are owner of your, your world. He is owner of his world. There is no boss to you. God is boss to you. You, you are, uh, are Really speaking, you are God. You don't know, you do, don't realize. Hmm. or who are the bosses? Your mistake and blunders. Blunders. Blunders and mistake are your boss. Nobody is boss to you. I have no blunder, no mistake. Nobody boss to me. શું કહ્યું Is it life? Animal life. In man photography. આપણે બધા પછી દેવળોમાં અને મંદિરોમાં animal life in man photography મને એ Hey, the world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one real viewpoint. this H2O water हो जाता है गिर जाता है साइंटिफिक विज्ञान है खाली विज्ञान है दूसरा कुछ है नहीं हम देख के बोलता है हम आंख के ये आंख से नहीं देखा जाता है अंदर की आंख से देखता है सब देख के बोलता है समझे ना તો દાદા આપણે તમે એમ કહો છો કે આપણામાં જ પરમાત્મા છે આપણે જ બોસ છે તો પછી આપણે મંદિરોમાં પછી મંદિરો કેમ બંધાવીએ બધા એમ કે ધર્મમાં કેમ માનીએ છે શું કામ પછી કરતા હોય તો એને કઈ સાલ બનાવ્યું આમ પૂછીએ છીએ આપણે સાયન્ટિસ્ટોને તે કે અમને ખબર નથી પણ બનાવ્યું છે નહીં કે શું કે છે પછી મેં કહ્યું કઈ સાલ બનાવ્યું ખબર ના હોય તેનો વાંધો નથી પણ બનાવ્યું ચોક્કસ ટકા તમે બનાવ્યું એટલે બિગિનિંગ થઈ ગયું ટકા બિગિનિંગ થઈ ગયું તમે બિગિનિંગ થાય તો હેન્ડ આવે ટકા હેન્ડ આવે આ અનાદિ અનંત જગત છે અને હેન્ડે નથી એવર લાસ્ટિંગ જગત છે ધેર ઇઝ નો બડી ઇઝ કલેક્ટ ક્રિએટર બેન પૂછે છે કે જો ભગવાન આપણી અંદર જ છે તો પછી આપણે મંદિર માં કેમ જઈએ છીએ અને પૂજા બધું કેમ કરીએ કઈ કે છે કોણ કે અંદર નો જો ખ્યાલ રહેતો ની જરૂર જ નથી ભાન જ નહીં ગોળ તેથી આ મંદિર માં જાય એ ભગવાન તે મંદિર દેખે તારી યાદ આવે ને ભોન જ નથી એ તો માણસ ભણ છે તે ખોટું ભણ છે આ માણસ આવા ના હોય માણસ કેવા હોય એમ હા આજુબાજુ પચી પચી મહિના એરિયામાં સુગંધી આવતી હોય અહીં બધી સુગંધી બહુ આવે છે ને બધા લોકો અહીં સુગંધી બોવા નહી એક અગરબત્તી સળગાવી હોય તો આખા રૂમમાં સુગંધી વાર થાય અને જો માણસો સુગંધી નહી અને ઇન્ડિયન એક એક ઇન્ડિયન આખી દુનિયાને હલાવે એટલી શક્તિ ધરાવે છે પણ આ ડોલરની ડોલરના ભૂતમાં પહેરી ગયા છે ને તે ભૂતે હાથમાં આવતું નથી અને ડોલર છે એ નહીં મળતું The world is the puzzle itself. તમે કહો કે સોલ ને બોડી સોલ જયારે બોડી થી સેપરેટ થશે તો સોલ ક્યાં જશે એમ કે આત્મા દેહ થી છૂટો પડશે છૂટો પછી એમ નહી એ જયારે છૂટો પડી જશે પછી ક્યાં જશે કઈ જવાનું છે કઈ જવાનું છે પોતે એ પોતે સુખ નો ધામ છે એને ક્યાં જવાનું જો હોય તો સુખ જ છે એ પોતે સુખ નું ધામ છે આખું ના એમનું કેવું છે બીજા કોઈની અવલંબન જરૂર ના પડે ઊંઘની જરૂર ના પડે કશિયાની જરૂર ના પડે ને આ દેહ નો અંત આવે હા એટલે એની જગામાં એની જ્યાં જગ્યા છે ક્યાં દેહ દેહ ના હોય દેહ દેહ ના હોય એ બધા સ્વાભાવિક સુખ માં નિરંતર ત્યાંનો એક એક સેકન્ડ પર જો સુખ અહીં પડે આ દુનિયા ઉપર તો આ લોકો વરદાવ ચાલે જે આત્મા છે એ આવે ક્યાંથી આવવાનું હોય નઈ જે આવે ને તે વિનાશી હોય વિનાશી હોય આવે નઈ એ વિનાશી હોય જે કાયમ નું હોય ત્યારે આવવાનું ના હોય જવાનું ના હોય જે કાયમી ચીજ હોય ને તેને આવવાનું ના હોય અને એને જોવાનું ના હોય તેઓ ફોર એવર સનાતન તેઓ એટલે એવું કહ્યું આ વિનાશી છે આ આવ્યો ગયો દેખાય છે આપણને દવાખાના શું આવ્યો બાબો બેબી તક બાબો આવ્યો પણ જાય છે તે દેખીએ છીએ નરમી કાળો સળેદાર ચાર નાગેર બોધી આબરું ભેરો આબરું ભેર કયા છે હજી સમજાતું નથી આપણું બેન નહીં ને એમ કે બોડી લઈ ક્યાં જાય તો બોડી લઈ જાય ના એ આવ્યો ને એ ગયો જે આવ્યો એને આત્મા તો આવવાનું એ નિરંતર દેખાય છે તમને આ બધા દેખાય છે દિવ્ય ચક્ષુ આપીશ તે બધાને તો એમ પૂછ્યું લાગે બીજા ફોર્મમાં દાખલ થાય ને પેકિંગમાં એ કોને મારું છું શૈલેષ ને તને નહીં ને નહીં દાદા કોને મારું છે મને નથી કેતો ને એટલે પ્રસાદ લાવો અને તમને તો આમ કર્યું હે આ જીરાનું જોયું જીવડું ઓહો શું મોટું આવડાનું ટાઈડ ત્યાંથી આખી રાત પાવા ફેરા કરે મને છૂટો પડી નાખે જો બીજી બધે જજ ના પડે તમારો સવાલ પૂછો ફરી એટલે એનો પૂછો ફરી પાંચ You must understand what is correct and what is incorrect. And all these are wrong beliefs. Ramesh is correct by relative viewpoint, by real viewpoint, wrong belief. Okay. તમને ગમ્યું કે ના ગમ્યું તમને તમને ગમ્યું વીણા કહે માં માને એવું કઈ હોય છે કે બધા ધર્મો પૂર્વ જન્મ પુનર્જન્મ માં માને છે તો કે આત્મા પાછો બીજો જન્મ લે છે ખરો એવા સાચી આત્મા જન્મ લેવાનો ક્યાં છે કુદરત ભટકે થતી આ ગળો ભાગી ગયો ફરી પાછી માટી થઈને પાછો ફરી ગળો થાય એનો એ શું આનો હાથ ગળો થયા કરો આત્મા મહિને અને પછી ક્યાંય કરો ગયા અવતાર વેરવી છે એવું થતું હોય તો પેલું જો એક્સપિરિયન્સ થયું હોય તો ચેન્જ કેમ નહી થાય એમાં શું કે ચંદ્રભાઈ શેના એક્સપિરિયન્સમાં આ જે આત્મા પૂર્વ જન્મમાં પેલું બીજા બોડીમાં હતા ને તો હવે નવા બોડીમાં આવ્યા રાઈટ એ કન્ટિન્યુઅસ થાય ને તો એની જે એક્સપિરિયન્સ થયું હોય એનું ઇમ્પ્રુવમેન્ટ કેમ નહીં થાય એટલે કેરી કેમ ના કરે એમ એનો એક્સપિરિયન્સ એટલે ગયા ભાવમાં જે આ શરીર હતું ગયા ભાવમાં હતું તો એનો આ જે એક્સપિરિયન્સ છે એ પછી કેમ પછી થતો નથી પાછો આ થાય છે આમ જોતા હારે વેર આવે અને કેટલાક ને જોતા હાથે જ પ્રેમ આવે અવરું બોલે તો પ્રેમ આવે બધું ખબર ભોન બધું ભોન છે આ ડોલર માં જતું છે ને એટલે બધું ભૂલી ગયો આખો દાડો ડોલર ડોલર ડોલર વસંત એમ પૂછે વીણાબેન પૂછે છે કે મનુષ્ય મનુષ્ય જ અવતાર બીજા વોમાં લે કે બીજો અવતાર લે રામધારી માં ફરી મનુષ્ય આવવાનું નથી ટેસી તમને કહી દઉં એ કહેવા આવ્યો જેટલું ખવાય એટલું ખાઈ લો રોટલી પછી રાડો આવવાનો છે શું કહ્યું હા જેટલું ઘી બી ચોપડી ખાવ ખાઈ લો નહીં તો રાડો આવવાનો છે અને રાડો ના આવવા તો મને કહેજો હું તમને દવા દેખાડું દવા કરજો બસ રાડો ના આવવા દેવો કારણ કે ના એવું નહીં કેવું કરો છો એના ઉપર છે મનુષ્ય માંથી પછી પાછું જાનવર માં પણ મોહનભાઈ બેન પૂછે છે કે જો સારા કામ કરીએ તો પાછો મનુષ્ય નો અવતાર મળે સારા કામ કરવાથી નહીં સારી ભાવના સારા કામ તો કરે અને પછી શું કે છું એ ચંદુબેન દબાણ હતું એટલે મેં હાલ્યા કર્યું એટલે તમે ભગવાન ને ત્યાં જઈને પાંચ પાંચ હજાર ના લખાય તો નથી પણ તારી પાસે હોય ના હોય તો તમે મનમાં ભાવના કરો કે મારી પાસે હોત તો હું હું પણ પાંચ હજાર આપત જો તો એ ભાવના મંજૂર થશે બાકી આ તમારી દોડ તો મંજૂર ના થાય બા આ દોડ ને તોફાન તો કશું મંજૂર થાય નહી તો તો તમે છતાં અને ક્લેશ કંકાસ તો હોય નઈ ક્લેશ કંકાસ તો જાનવર પણ કૃષ્ણ ભગવાન કહ્યું કે જીવ તો સિંધ ને શોચના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે આવે છે સારું મોટા માણસ આવું કે છે સારું એમને એમને અચલ પડી તે છે એમનું નામ કાઢે સારું બોલે એટલે મને આપને થવાના મારો વિચાર નહીં રહે શું ખોટું કે છે ને કહો મોહનભાઈ પાછો પોતા હાથમાં લગામ લે પેલો એને અર્જુન ને લગામ લીધી હતી અર્જુન ને કહ્યું ડફોળ મેં આવી જાય તારું કામ નહીં મોટો વાંકવા વારી આવી તમે તો વાંકો છો ને ત્યાં આ ઘોડા ના ડાબડા તૂટી ગયા બળું તૂટી ગયું છે તે ઉપર ચડવાનું હોય ને ત્યાં ઢીલું મૂકો છો અને ઉતરવા આવતા ખ્યાતો છે એવા છો તમે રામ ને કૃષ્ણ ને બધું કઈ એવું વસ્તુ હતું કે આ દુનિયામાં એ જે બધા નામો ભગવાન ના થઈ ગયા તો એ બધું હતું ખરું ગપ્પુ છે રામ મોક્ષે ગયા હજુ કૃષ્ણ નથી ગયા હજુ કૃષ્ણ આવે જશે ને પણ એ બધું ગપુ છે મરે હું તો ઓળખું હોઉં રોજ વાતો થી તો બહાર ચાલે બધા પેલા રામ જોડે વાતો ના થાય ફક્ત બક્ષે ગયા તો કૃષ્ણ ભગવાન પછી ગપુ નથી જોજો એક હજાર વર્ષ નું છે તું કૃષ્ણ ભગવાન નું તો તમે કેવું કે આ દુનિયા જે છે તે અહિયાં છે એટલે રામ ભગવાન ને ઉતારાય ના ના ખરા રામ ભગવાન હતા ને મોક્ષ થઈ ગયું એવું છે અણહક નું આપડે કોઈનું લઈ ના લઈએ અણહક નું ભોગવી ના લઈએ અણહક નું ભોગવવાનો વિચાર ના કરીએ ભેરસેર ના કરીએ કોઈને છેતરીએ નહીં તો ફરી મનુષ્ય પણ આવે અને અણહક ની સ્ત્રી કોક ની સ્ત્રી દેખીને આપડે મનમાં વિચાર બગડે તો આથી નું થયું એટલે ફરી પાડો થવાનું નિશાન થઈ કે ના થઈ તમને કેવું લાગે છે પાડા લક્ષણ નહીં માણસ નું લક્ષણ કેવાય પોતાને આમ વિચાર ના આવે મારી મારી છોકરી વિચાર આવું કરે વિચાર દ્રષ્ટિ તો મને કેટલું ખરાબ લાગે એવું ભોન ના થાય ભર્યું તને કેમ લાગે બે તને સમજણ ના પડી નઈ સાંભળો દાદા બોલે નીકળેલી પાછી તરત દાદા નામ પૂછો બીજું જ નીકળશે પાછું દાદા દાદા વિચારવું પડશે ગપ્પુ ચાલશે કે હા આપણી આપણી છોકરીને કોઈ છે તે આપણે આપણે કોઈ છોકરી પર દ્રષ્ટિ બગાડતા હોય આપણે એમ વિચાર આવવો જોઈએ કે મારી છોકરી પર વિચાર કરે દ્રષ્ટિ બગાડે તો મને કેટલું ખરાબ લાગે માટે એવું દુઃખ થાય એવું કાર્ય કરવું નહીં બીજું આપણે કોઈ સ્ત્રી ભોગવવાનો તે વખતે આપણે વિચાર આવવો જોઈએ કે મારી સ્ત્રીનું કેવું દુઃખ થાય એટલે બધા આમ એવો વિચાર નથી આવતો એ બધી માણસ કેમ કરીને થઈ શકે પછી શું કહેવાય કરે છે મને કોઈ ભેળસેળ બાબત કેટલું દુઃખ થાય તેલ ભેળસેળ કરે બીજું ભેળસેળ ઘઉંમાં કોકરા નાખે કઈ જાતના જાનવર તો પછી આવે લોકો એમને વગોવે છે ઇન્ડિયામાં તો તમે આવો શું વગો બિચારાને એમને તો રિઝર્વેશન થઈ ગયું ટિકિટ હવાઈ ચાર પગ અને પૂછપૂછડું વધારાનું રિઝર્વેશન થઈ ગયું તો આગળ પછી ને કારણ કે આ તો ન્યાય છે જો તમારું સુખ બીજાને આપી દો તમારું સુખ ભોગવવાનું જો બીજાને આપી દો તો તો દેવ ગતિમાં રિઝર્વેશન તૈયાર જ છે જવું જ કાલે તમારે તરત રહે એક્ઝેક્ટ રિઝર્વેશન દેવ ગતિમાં આપણું સુખ બીજાને આપી દઈએ છે ભોગવવા માટે અને પારનું પારકું ઊંચાઈ દઈએ તો એ તો આગળ ચાર પગડી ગઈ પોતાનું સુખ પોતે ભોગવે પોતાની સ્ત્રી જોડે ફરે હરે બધું ભોગવે ભોગવે કોઈ ન્યાય તો હોવો જોઈએ નથી તમને કેમ લાગે છે હું કડક બોલીશ પણ કડક ભાઈ ક્રોધ નથી મેં આ તો મેં હે ધૂર ખંખેરવા માટે આ એક આ પેલો કોટ લઈને આવેલા કોટ પંદર વર્ષની મેં ધૂર પડેલી તે બધા બધા જે આયા ગુરુદેવ ત્યાં હિન્દુસ્તાન એને અપમાન નહીં કરવું એ મને અપમાન કરે તેનો વાંધો નહીં મને ગાળ દેતો હતો નહીં મને મારે તો વાંધો નહીં પણ હું કોઈને ગાળ નહીં દઉં શું કરું મારે દેવાય નહીં હું જવાબદાર માણસ છું શું થયું તમને તે વાંધો નહીં મોહનભાઈ કઈક વિચારવું પડશે કે ચાલશે ગપ્પો ચાલશે મારે હજુ ચેતી લો ને આવ્યો છું અહીં છોતેર વર્ષ થઈ શું અહીંયા આગળ આવ્યો છું આ દુનિયામાં આ બધું રૂપિયા બધું મારે ના નથી હું મારા ઘરના કપડા પહેરું છું વેપારી છું બરોબર ને અને ચોવીસે કલાક ડ્યુટી આપું છું હા છ વાગ્યા તે રાતના સાડા અગિયાર વાગે રોજ સારું હજાર ફર્યા માલ જ નથી કશો જણા ચડી ગયો ના હોય અને ડોલર તો તમારા જે લખાઈને આવ્યા છે એટલા જ મળવાના છે બધા ખુદ કરો છો ના આ તો હિસાબ છે બધો આ તો દરેલું હતું તેને ફરી દરવા બેઠા અને અત્યારે લોટ ઉડાડી દીધો અને મેં દળ્યું એટલે હું આ તો દળેલું જ હતું આવતા ભાવ નું દય તો કોમ લાગે કોઈ ગાર ભરે મોહનભાઈ તે કે તમારે શું કરવું જોઈએ કહો ગાણી દેવી જોઈએ તેને ગાળ નહીં લેવી જોઈએ પછી કે તમારે શું કરવું છે મગજ તો ફરી જાય મગજ તો શાંત રહેવું જોઈએ શાંત રહેવું જોઈએ મગજ ફરી જાય પણ શાંત રહેવું જોઈએ શા આધારે કયા કાયદાથી એ કાયદે છે ને આપડે શાંત થયા આધારે કાયદા રે તો શાંત રહીએ તો વધારે તકરાર થવા શાંત નહીં રહીએ તો વધારે ગાળાગાળી થાય ના એવું નહીં એવું છે આપણા જ કર્મ ઉદય છે આપણા કર્મ ઉદય ને એ નિમિત્ત છે બિચારો ગાળ તે આપણું કર્મ પાક્યું તે ફળ આપવા એ આવ્યો છે તે નિમિત્ત ને બચકા ભરીએ છીએ આપણે સમજ પડે ને એટલે તમારા કર્મ ઉદય તેથી આ બોલે છે એટલે તમારે એ સમજી લેવાનું મારા કર્મ ઉદય મારી હિસાબ ભોગવી લેવાનો મારો હિસાબ છે એનો તો નહીં એ તારે બોંધે છે તો એને જયારે પકડાશે તારે પણ હું તો પકડી ગયો આજે સમજ પડે તમને બે ગાળો આપી દે ની તો તમે કરી દેજો અને પાંચ ધીરવાની બંધ રાખજો નહીં તો ગમતી હોય તો ધીરજો પાછા તમે કરશો ધીરશો ના ગમતી હોય ધીરશો નહીં ગમતું હોય ધીરજો કારણ બે ક્યારે તમે આપી દે ખબર નહીં પડે તમને ખ્યાલ ના હોય અમે જાણીએ કે આ અમુક આ ચોપડા ના અંતિલા ચોપડા નું હોય ને તો આપણે આપવા લઈ લેવું શાંતિપૂર્વક જે આપવા ઢોલ મારવા આવ્યો તો લઈ લેવી ને અને તમે કહી દે આપી નહીં નવી ધીરવી નહીં તારી ચોપડો બંધ થવા મળશે ચોપડો બંધ થયો ને મોકશે શું કહ્યું આમાં શું ચંદ્રભાઈ ગુરુશ કહો હવે પોલો રાખવો ચોપડો વીણામાં શું કહેવાય સમજાય છે ને આ ક્રિએટર કોણ છે આ શું છે એ કોણ છે બધું સમજાય ને મહેશભાઈ કે છે કે દાદા કૃષ્ણ સાથે વાત કરે કૃષ્ણ ભગવાન જોડે વાત કરીએ અમારાથી કેમ ના થવાય શું થાય અમારાથી વાત કેમ ના થાય તમારાથી વાત કરવા નીકળ્યા હા મોડું થયો બારજી વાત કરવા નીકળ્યા કૃષ્ણ જોડે કોઈ દાડો કૃષ્ણ નામ દીધું નથી કલાક એક કલાક દીધું હોય ને તો આપડે કૃષ્ણ ભગવાન રાજી થાય પર કૃષ્ણ આજ્ઞા નથી માની કૃષ્ણ કે છે ચિંતા શું કરું છું મને તો થાય ને પણ એ તો એમને ના થાય મોટા માણસ હા એવું કે એમ કે હું કૃષ્ણ નું રોજ કલાક નામ દઉં છું દીધા પણ એવા એવા કૃષ્ણ નું ચિંતા કર્યા વગર રહ્યા બંધ કૃષ્ણ ભગવાન શું કહ્યું જીવ તું સિંધ ને શોચ ના કરે કૃષ્ણ ને કરવું હોય તે કરે શું કે તું તું કા ચિંતા કરું મને છોડી દે ને તે છોડી દીધું તમે કૃષ્ણ વાત કરવા આવશે મોડ બોડ જોયો પાણી આવતું પાણી આવતું હશે એ તો એવું લાયકાત થઈ જાય ડિગ્રી ડિગ્રી જોઈએ ના જોઈએ મોહનજી હે પછી કૃષ્ણ જો કરવા માટે હું કરેલું હે એ નહીં તમને હું કરેલું તૈયાર થઈને આવો ચિંતા બંધ કીધો ભાવશે કે નહીં ભાવે હું કરી આપીશ ના કેમ કરે એમની શી તાકાત છે ના કરે ચંદુભાઈ પૂછે છે મોક્ષ એ મોક્ષ શું છે મોક્ષ એટલે દુઃખ નો અભાવ મોક્ષ માં છું ને કાયમ સુખ સનાતન ગમે તારે અત્યારે ટાઈમ છવી વર્ષે આનો આજ મોક્ષ આગો પાછો થયો નહીં છવી વર્ષથી ગાળ ભોળે ધોલો મારે જેલમાં ગઈ દે તો મોક્ષ થાય નહીં અને આપ તો હમણાં ગયો ગાડીમાં ખુશ પછી મોડું ચડી જાય ના ચડી જાય ચડી જાય ત્યાર પછી એનું શું ભલી વારમાં થોડોક આ ફેરફાર કરી જાવ ના હોય તો મોખ ના જોઈતો હોય તેનો કઈ વાંધો નહીં તમને આ સંસાર ગમતો હોય તો ભોગવો એનું રસ્તો દેખાડું ભાઈ એમ તો આવતો બહુ વારે ઘડી મનુષ્ય પણ આવે એવું કઈ કરી આલું તમને કઈ કઈ જોઈએ ના જોઈએ દરેક બેન પૂછે છે કે આપે કહ્યું ને કે ફરી નો અવતાર છે તો જેવા કર્મ કરે છે એ પ્રમાણે મળે છે તો કે બાળક જન્મીને ટૂંક નાનું હોય ને મરી જાય નાનું બાળક મરી જાય તો એને કેવો અવતાર મળે એને કેવા કર્મ કરેલા હોય એને તો એવું છે નોનું બાળક આવ્યું ને તે આપડો એનો ગયડો થયેલો માણસ મરી ગયો હોય અને પાછો પેલા એના મા બાપ ને જરાક થોડું હેરાન કરવાનું હોય પેટ બધીને દુખાડવાનું વેર હોય ને થોડુંક તે જઈને પેટમાં હારું કે ચૂક મારી આલે અને પછી હે જન્મ થઈ વખતે વાંકો થઈને જન્મે એમ પેટ કપાવડા તો છોડે અને પછી એ મરી જાય બે છ છ મહિના પછી જન્મ્યા પછી વેર વારવા આવે છે આ છોકરો બધો વેર વારવા આવે છે કલયુગ માં અને સત્યુગ માં પ્રેમ કરવા આવતો હતો એટલે વેર વારવા આવે છે જેટલું વેર વારી જાય એટલું હાચું એટલું ક્ષમતાથી ને એ પછી અહીંથી ગયો એટલે પાછું બીજી જગ્યાએ થાય એસી વર્ષે જીવે પાછો અહીંયા આટલું વેર છે તેટલું પૂરું આપણું કરી જતો રહે વેર છે ધણી જોડે વેર છે આ કયુગમાં ધણી ને બૈરી જોડે વેર છે માટે હટાઈ પટાઈ કામ લઈને ધારા કાઢી નાખો આપણું આવતું અવતાર ના બગડે બન્યો આવી ભસાય આવી ભસાયા કેમ બોલતા નથી નથી આવી ભસાયા ત્યાર પછી જે પછી એનું કે લકડ લાડુ ખાયા એ બી ફસાયા નહીં ફસાયા એ બી ના પરણે તો પસ્તાવો છે ચિંતા બંધ કરી કૃષ્ણ ભગવાન જોડે વાતો છે તે કરાવડાવું ભાઈ પૂછે છે કે આપે કહ્યું કે પૈસા જે પૈસા આવે છે એના નસીબ ના હોય એટલા જ આવે છે વધારે આવતા નથી તો પછી બધા લોકો ડોલર ની પાછળ કેમ દોડે છે લોકો બિચારા ભોન જ નહીં ને એટલે ભોન જ નથી શું કરવા જેવું છે જગત માં શું નથી કરવા જેવું ભોન નથી શેને પુરસાદ કેવો કે શેને પ્રાર્થ કેવું એ ભોન નથી એક માતે લોક જેને પ્રાર્થ ને પુરસાદ નું ભોન હોય એક જ મોણ દુનિયામાં તે લો ભોન જોઈ ના છે કે આ પ્રાર્થ અને આ પુરુષાર્થ ના એ એવું પૂછે છે કે નસીબ પ્રમાણે પૈસા મળે છતાં બદલ શું કામ કરે શું છે નસીબ પ્રમાણે મળે છતાં બધા મહેનત શું કામ કરે પૈસા માટે પુરુષાર્થ શું કામ કરે એની જાતે નથી જાતે કેમ નથી આવતું એવું પૂછ્યું હા એવું પૂછ્યું એમ કેવું છે એમનું કે જો નસીબ પ્રમાણે પૈસા મળતા હોય તો ના તમે કદાચ જાવ છો જવું પડે છે જવું બધું કોઈને ના ગમે એવું આ મહેનત કરવાની કોઈ ના ગમે પ્રકૃતિ કરાવડે પ્રમાણે કરાવડાવે છે શું થાય છે કરતા નથી કરાવડા પ્રકૃતિ પ્રકૃતિ પરણે કરાવડા તમે નહીં કરતા હતા એ તો તમે અહંકાર કરો છો મેં કર્યું એટલું છે તમે કશું કરેલું તમારી જિંદગી મને કહી દો હાથે હાથે ના એવું ના બોલે એવું ના ચાલે તમે તમને જે લાગ્યું હું ફેર ફેરવી વાતચીત સમજણ પાડું કે તમને કશું કરેલું અત્યાર સુધી કરેલું ના કશું કરેલું અત્યાર સુધી કોઈ પણ કોઈ પણ કામ કરેલું તમે કામ સુધી આજ સુધી ઘણા કામ કર્યા ક્યાં કામ કર્યા દાડી કરી હતી દાડી કીધી ખેતી કીધી બધું દાડી કરી ખેતી કરી નોકરી કરી ઉગાડી કોને દાડી તો ભગવાન ઉગાડી ભગવાન એ ઉગાડી <laughs> ભગવાન નવરો બેઠો બેઠો એ દાડી પાણી છોટ છોટ કરે છે <laughs> તમાકુ ને પાણી છોટે એવી રીતે પોતે દાડી કરતો હોય તો રેઝર વાગે નહીં નહી એક બે વખત વાગે વર દાડો સુધી વાગે કે પંદર વર્ષ સુધી વાગે પોતે દાડી નહી કરતો આ વર્લ્ડ માં કોઈ માણસ એવો જન્મ્યો નથી જયારે સંદાસ ગયો હોય મો ફોરીના ડાક્ટર ભેગા કરીને મેં કહ્યું ને પેલાકુદ કરે આમ તો જ્યાં અટકશે તારે ખબર પડશે કે તારે તારી શક્તિ નથી આ અટકે તારે ખબર પડે ને પડે આપણી શક્તિ નો આયા ફાકી ફાકીએ તો ગાડો હડે સંદાસ જવાની શક્તિ કોઈ જન્મ્યો નથી કૃષ્ણ નથી માવીને નથી મને એ નથી અને આ લોકો અમે દાઢી કરી મોટા દાઢી કરવા વાળા આયા આ તો ભગવાન પણ છે આ શું છે તે કાઢવું છે કે ના કાઢવું છે હવે તમને સમજણ પાડું દારી કરી પુરુષાર્થ ગણાતો હોય તો પુરુષાર્થ કોનું નામ કહેવાય તે તમને કહું જેમાં બીજા કોઈની મદદ ની જરૂર ના પડે અને જેમાં મદદ ની જરૂર પડે એ પુરુષાર્થ થાય નહીં ને હાથ હારા હોય તારી કરે તમે કરો કે હાથ દેવું અમન થતા હોય તો નહી થાય તો પછી હાથ હારા હશે અરે એક માણસ ગયો હતો ને ત્યાં પદ્માસન વાળી અને પ્રાણાયામ કરતા હતા બીજદાડે એવું કરતા ત્રીજ એવું કરતા હતા ચોદાડે હું ગયો તમે કેમ આ પ્રાણાયામ નથી કરતા આ દેખાડવા મળે બોડે બોલતા નહીં જવાબ નહીં હાલતા આ જવાબ હાલે આ શું કે છે શું કેવા માંગે છે પગ પગ દુખે છે તાર હું પગે કરી ત્યાં કરી હું ચક્કર બોલીને ગન ચક્કર ચૂક પગ પગ જો તારે સમાજ તું કરી ને પગ છો દુખતા એક બાજુ આ બધું હા આ બધું સંજોગો ભેગા થઈને જે કાર્ય થાય ને બધા પ્રાર્થ સમજ ને લખેલું નોકરી કરે ધંધા કરે બધું સંજોગો ભેગા થઈને જે કાર્ય થાય એ પ્રારબ્ધ અને સંજોગો ના હોય સ્વતંત્ર આપણે કહીએ એ પુરુષાર્થ સમજ પડે ને સ્વતંત્ર કાર્ય સ્વતંત્ર હું પાંચ હજાર રૂપિયા હાલ એ પુરુષાર્થ કહેવાય જેમાં કોઈ વસ્તુ ની જરૂર નહીં પડી ભાવ ખબર ને બીજો પુરુષાર્થ કયો કેવાય તમે આપ્યા હોય ને કોઈ જગ્યાએ ધર્મદા પચાસ હજાર રૂપિયા તમે કોક ને કોક અરે ભાઈ તમે મોહનભાઈ ક્યાં આપ્યા પચાસ હજાર રૂપિયા હું આપું એવો છું જ નહીં પણ આ તો પેલા મેયર નું દબાણ લઈને આપ્યા એટલે એ પુરુષાર્થ લઈને આપ્યા એ પુરુષાર્થ પેલા આલ્યા એ પુરુષાર્થ નહીં આલ્યા એ ત્રણ અને પેલો અંદર જે હા પુરુષાર્થ પુરુષ સમજાય એ વાત છે કે નહીં સમજાય નોંધી રાખજો હા પુરુષાર્થ ને તમે સમજી રાખો કર્યા વિના પ્રારબ્ધ મળે ખરું નસીબ માં જે લખાય ઘડી